કાય કરદાર સિંહ દેવો ખબર પડે ના ભાઈ છોકરો સોતો જ છોકરો તમે બાપ ની કઈ મૂર્તિ લઈ ફોટો પૂજા તમે પડે શું રાજી આશા આશા તમે તમારા બાપ ના ફોટા પૂજા તમારી જયંતિ કે છે મારે મારે તમારે જલ્દી જવાનું છે તમારે એમને કાલે સવારે જોબ પર વહેલું જવાનું છે એટલે એ જવાની મારે જવાનું છે તમારે કઈ જયમુખ ના જોઈએ એટલે બહુ હાયા નહીં કે છોકરા ને કેવું કે શું તો બઉ સારો માણસ આપડે સારી રીતે સુખીથી જીવન કાર કે એના હવે રસ્તે ના કરી એવું ફ્રેન્ડલી માં વાત કરી એ કઈ હા હા એક કઈ પોતાનો થાય ને સાચે દબાઈ એ બહુ દબાઈ ને બધું બની જાય કૂતરા એટલો સમજે કે આ છોકરો ક્યાં હતી બે ત્રણ મહિના સુધી બાકી નાનપણ બધા હાથે હા નાનપણ બધા બહુ હાથે એની ફરજ છે હાથે એ આપણા લોકોને અમુક સાહેબ નથી ફરજ છે અઢાર વીસ વર્ષ થાય તો પચીસ બહુ સારું અને પછી કલાક ફરાઈ જોઈએ એટલે જાણીએ કે હવે બરોબર હમ થાય એવો થઈ ગયો એટલે ખરા ખગડાય જોવા રૂપિયા પેલા ખગડાવતા કલદા રૂપિયો ખણ બોલે અરે આ લક્ષ્મી ને જુગા ખવડાવું છું લક્ષ્મી ને આબરું જુગા દોસ્તક ના આબરું લેતો આટા તે ખોટો નાખે કાપી નાખે કલદા ખગડતા કલદા રૂપિયા તો છે આ બધા આયા સમસંગો બાપ ને બાઈ ઘેર અહીંયા આઈસ્ક્રીમ ને બધું ખાઈ લીધું પછી કદી વગેરે ચલ ગયા તો ના મિલા કિસકો પૂછું બાત માત પિતા સુદ બાંધવા જૂઠો સબ ચાલી ગયો કોઈ ફરી બધું નહીં કાગળ આવ્યો નહીં આ માત પિતા સુદ જૂઠો આ સંઘાત જ જૂઠો જ કે છે ન આ અંગાત મમ્મી જોડે અંગાત કર્યો કે છે અંગાત કર દાદા ને ફોલોવર જોડે જો કઈ ગમ જવાય પોતાના ગામ લઈ જાય ત્યાં કોઈ પણ પ્રકારની પરવસ્થા નથી કોઈ પણ કોઈ પણ પ્રકારનો દુઃખ નથી ત્યાં લઈ જાય પછી સમજ કે જ્ઞાન સારું રહ્યું એમને બે પ્લેટમાં પણ જરા કાચું છે બહુ વખત થઈ ને દર્શન થયા ને વિજય થાય ને તો દોડીને આવ્યા તમે કોઈ કહ્યું પેલા એની બધી પ્રોગ્રામ ઉપર ની ખબર પડી છે નહીં પ્રોગ્રામ ઉપર હતા સારું કરો આ બધું સારું ઘણું સારું કરો પછી ચાકી ગયા પછી જોજો કરે તેમાં દાદા ના માલ નો ચાકી દીધો દાદા દુકાનમાં માલ બહુ ભર્યો છે મારે કાઢું છું તો નીકળ્યા કરે છે દુકાનમાં બહુ માલ ભર્યો છે દાદા કે દુકાનમાં બહુ માલ ભર્યો છે જેટલો કાઢું છું ભર્યો તમે કોઈને પૂછીને ભર્યો હતો લીધેલા બધા તે અત્યારે ઓવરડ્રાફ્ટ આપતા પાર નહીં સાચી વાત છે છોકરા બોકરા કશું વધારે ના અપાય તો દારૂ ગયા બનાવીએ આપણે કેટલી જતા બન્યા તો અત્યારે ઓછું છે તો સીધા રહો રાતે રાતે પાંચ લાખ પાંચ લાખ રૂપિયા હતો કઈ ફેટનો દર્શન ને કઈ શિષ્ય પીતા હોત ને કઈ આગળ જઈને પીતા હોય પાછી ત્રીજો કઈથી ખાતા હોય સારું છે ધંધા કે આ ઓછા રૂપિયા મળ્યા એ ડાયા દેખાયા માટે એવી ભૂલ ના કરશો શું કહ્યું એવી ભૂલ ના કરશો તમને ખબર પડી ને એવી ભૂલ થાય જ નહીં હું માયામાં જપતાઈ નથી તે લોકો આપે એ આનંદ શું આલ્યા કરશે દાદા આપણો એક સવાલ છે કે સોયના નાકામાંથી સોયના નાકામાંથી ઊંટ જાય પણ ધનવાન નહીં જાય તો ધનવાન નું શું સોયના નાકામાંથી ઊંટ જાય પણ ધનવાન માણસ ના જાય ધનવાન પૈસા વાળો સોય તેના નાકામાંથી ઊંટ જઈ શકે પણ ધનવાન ના જઈ શકે ધનવાન અંદર હા મગજ બધું ચક્કમ થઈ ગયું અને લક્ષ્મીમાં લક્ષ્મીમાં એ રાતે ઉઠે સપના દેખાય તો સાત લાખ તો સાત લાખ પચીસ હજાર ક્યાં જ કરે હું બૈરી ધોરણ કશામાં બસ એમાં પણ જે ધનવાન છે તેમનું શું જે લોકો ધનવાન છે એની વાત કરે છે ધનવાન નો તો સંઘય બહુ ના ના પણ તે મોક્ષે જવામાં આરખી ખરું કે કેમ ધનવાન ને મોક્ષે જવામાં વિઘ્ન ખરું મોક્ષમાં થાય શકે જ નહીં એ ધન નું ધન જ ના જવા દે ધન વધારે આવે તો નાખી દેવું જેમ તેમ કરીને સારા છે વધારે આવે તો આપણા દેશના જે ઉદ્યોગપતિ છે બિરલા અને ટાટા તે લોકો આવે છે ને ઉડે નહીં ને જાણું પણ તે લોકો મોક્ષમાં જઈ શકે મોક્ષમાં જવા ને પણ તે હમણે નહી જાય ઘણા કાળ સુધી જશે પછી અત્યારે તો પુણ્ય ની લહેર કરે તો પછી સુદામા રહેલા સારું રાઈટ તો પછી સુદામા રહેલા સારું સુદામા ની જેમ સુદામા હા એ દુઃખ ગરીબ એવું પણ દુઃખ છે તો પછી તો બિલો નોર્મલ બિલો નોર્મલ સંપત્તિ ઇઝ પોઈઝન એબો નોર્મલ સંપત્તિ is poison so you have to remain normal normal દાદા ભાવ એ જ કરવાનો કે દાદા વ્યવહાર સૂચન ચાલે એટલું આપણે એવો ભાવ તો કરવાનો મહિને બે હજાર ડોલર નો ખર્ચ હોય બરોબર ને એટલું આવક કરી પછી બીજું બધું બરોબર ને આપડે સ્ટેશન પર જવું નહીં પડે સ્ટેશન હોમું આવ્યા કરે જે છેલ્લું સ્ટેશન છે ને આપડે જવાનું છે તે હોમું આવે આપણે જવું નહીં પડે જેમ ગાડી બેઠેલા ને મુંબઈ થી ગાડી બેઠા એટલે સુરત હમું આવે કે તમારે જવું પડે જવું પડે ખાલી કરી નાખી એટલે આ બધું ખ્યાલમાં રહેવું છે આટલા ટાઈમ બધા ખ્યાલ રહેવા છે દાદા ખ્યાલમાં હોય ખ્યાલમાં તો હોય છે પણ ઉદય કર્મ ને આધારે ઘણી વખત ઓકે ખ્યાલમાં તો હોય છે પણ એમ કે ઉદય કર્મ ને લીધે એમ કે કોઈ વખત જાગૃતિ હોવા છતાં બી ભટકાઈ જવાય છે ઉદય પ્રમાણે એવું લાગે ઉદય કર્મ ને આધારે હા જાગૃતિ એ તો થવાનું નહીં પ્રમાણે પણ આપણે આ જ્ઞાન હાજર રાખવું જ્ઞાન તો હાજર જ હોય છે નહીં આ જ્ઞાન હું જે બોલું છું ને હાજર રાખવું ઉદય પ્રમાણે તો આપણે પસ્તાવો થયો છે કે આવું ન થવું જોઈએ પણ થઈ ગયું શું કહ્યું બરોબર પણ આટલો મોહ ના રહેવો જોઈએ કોઈ પાસે ઉદય ઉદય મણી આ વાત ચડાવી દઈ મારે પણ આ જ્ઞાન હાજર રાખવું છે આ જ્ઞાન હાજર એટલે રેગ્યુલર થઈ જાય કલાક ખસડાઈ જવા ને ભાઈ વધારે નહીં હું હિન્દુસ્તાન બધાને કહું બહુ પૈસા એકનો એક છોકરો એકનો એક છોકરો મને તો એના ગમતું નથી ને કહું કલાક કલાક ખસડાવો તો હે હે કલાક નહીં દસ મિનિટ ચક્કર શું ચક્કર શું એના કરતા પાડું છે કલાક કકડાય તો દાવ ના મળે ના મળે હા તો એક જ લોહી નો હમો થાય એક બ્લડ હમો થાય એક તો રહ્યા એક છોકરો હમો થયેલો તેના બાપ ને કોર્ટમાં હરાયો અને ભાગ લીધો બરાબર ને પછી વકીલને શું કહ્યું કે હવે મારા બાપુજીના નાકકતી ફરી વગર થાય તો ત્રણસો રૂપિયા વધારે આપું નાકકતી કરાવ તમે તો ગમો છે એટલે દુશ્મન જ થાય આ દેહ જ દગો છે આ દેહ કુદા સગો ના થાય આટલી બધી એની કાજી રહી એ બધી કુદા સગો થાય નહીં એ દુઃખી નું ભોળે એમાં બધા ભ્રસ લાયા કર્યું કેટલું ખવડાયું દગો છે આ આ દહેજ દગો છે એટલે સંસાર આખો દગો છે દગામાં છે તે માણસ આમ સગાની માં પકડે એવું લોકોની પાસે એવું છોકરા છે મારા ફાધર જેવા કોઈ માણસ નહીં એવું લાગે શું આલુ ના આલુ આપડે હાથમાં છે ને વ્યવહાર સુંદર રાખવો શું વ્યવહાર સુંદર ભાવ કરવા જેવો છે એ સુંદર રાખવો એ ભાવ કરવા જેવો છે મિત્રાચાર્ય છે તેમ સુધી એવું આપણે એ દારૂ પીએ ને અવરે રસ્તે ચડે એ આપડે મસ્ત ના બધાને જોયેલા ને જોબ કરવા હોય એવું સંજોગ જ અને ધર્મ માટે વાપર્યા એ તો આપણું જે એવો ઢાક છે આવતા બહુ પાસે પ્રાપ્ત થઈ જાય એ તો ઓર્ડર એ કઈ ઓછો કરી લખ લઈ ગયા છોકરા આપો જતા રહ્યા ગટરમાં ગટરમાં ગયું આપણે જાતે વાપરી કાઢ્યા ખોટા દુરુપયોગ કરીને બાર મેં ચાર ખમી જતો હોય બાર ખમી ચીડાવે તો મૂર્ખ છે ને હે દાદા દેવું કરીને ઘી પીવાય તેવું પણ લઈએ દેવું કરીને ઘી પીવાની ટેવ પડે ગાડી વાતો છે બધી ગાડામાં જો એ કોઈને આપણે કહીએ નહીં તો સાંભળે નહીં ગાળો ગાળો નથી લોકો સાંભળે એ વાત છે કઈ કરીને એટલે લોકો મારી નાખવા આપણે બરોબર એટલે મારું કહેવાનું એમ છે કે આ કંટ્રીમાં છે આ લોન પર બધું ચાલે ને આપણે પેલા લોકો દેવું કરીએ એને જીતીએ ખાય મજા કરીએ એવું નહીં આ દેવ કરી નાખે આખું ભાવ ખાધા પછી ચટણી માટે મહાવીર ની સભામાં રાખેલા છે મહાવીર ભગવાન ની સભામાં પણ આખું બારાણી પીપર નથી ચટણી હાલ પડી એક નાના જેવી ઇસઈ જેવી હાર પડી છે. મેં કર્યા છેલ્લે ચટણી આખું ભાણ છોડી દે ચટણી શું હિસાબ છે? ચટણી નો તો ભાણા માટે નહીં પડી ચટણી નહીં એ ભાડા માટે હતા. માટે આ છોડી દે આ પાક મારે નહીં જાય No, I didn't hear it. Okay, well, what were you Whatever you were talking, I didn't hear it. Which one was it? That's આખો ભાણ ખાધા પછી ચટણી એટલે આ રૂમ અચ્છા એ તો છે તો થોડી દેખને મો પાર આવી જાય મને ફાવતું નથી છૂટતી હોય છોકરાઓ કઈ જતી આ બરાબર નથી એમ છે બરાબર નથી દરરોજ મગજ મારી થાય છે નથી આપણે બીજા દાદા નો સવાલ છે આપડે જમવા બેઠા હોય અને જમવાનું ઘણું બધું મૂકવામાં આવ્યું હોય બધું ખાઈ ના શકીએ અને પછી જે વધે એને વેસ્ટેજ કેવો કેમ શું કેવો કે બધું ખાઈ જવું પોસ્ટ થઈ આ કઈ નાખી No, go to Bali. No, you go to Bali. Look like your life weighs more than him. No, no, no. No, no, no. no, no, no. parents always say don't waste so many people's food. Oh, parents, yeah. I yeah,